મનનું સ્વરૂપ મન શું હશે આ દિનેશ છે એ આરોપિત ભાન છે પણ રિયલી આપણે કોણ છીએ એ જાણવાની જરૂર છે આ દિનેશ એ રિલેટિવ આત્મા છે એ જે જે જુએ છે જે જે કરે છે એનાથી મનની ગાંઠો બંધાતી જાય છે મનમાં વિચારો આવે છે એ ગાંઠોમાંથી જ આવે છે પણ પાછું આરોપિત ભાવથી એને પુષ્ટિ મળે છે ને ગાંઠો મજબૂત થતી જાય છે મન એ તો જાત જાતના પેમ્ફલેટ્સ બતાવે ઘડીમાં કહે બસમાં જઈશું ઘડીમાં કહે ટેક્સીમાં જઈશું મનનો શો સ્વભાવ છે પેમ્ફલેટ્સ દેખાડવું અને તેનું ચિંતવન કર્યા કરવું તે ટાઈમિંગ થાય એટલે પેમ્ફલેટ્સ દેખાડે પછી એનું એ જ ચિંતવન કર્યા કરે કે નહીં બસમાં જ જવું છે પછી બુદ્ધિ એની મેળે ડિસિશન આપે અને પછી અહંકાર એમાં ભળે આ તો મહી પાર્લામેન્ટની માફક કામ થાય છે આ બધાને ઓળખવું મહા મુશ્કેલ વસ્તુ છે આ તો મહી પાર વગરની વંશાવળી છે એક કહેશે આની જોડે ડાયવોર્સ લેવા છે અને બીજો દેખાડશે ના ડાયવોર્સ નથી લેવા આ તો બંને દાઢી વગરના તે શી રીતે ઓળખવા એકાદને દાઢી હોત તો એ આપણને ઓળખાણ પડત